પણ છે ને જૈનેશની પણ કે આ તમારું જૈન ઉદ્ગલ આ તારું જૈન ઉદ્ગલ જે મારી ખેંચ છે ને એ ખેંચ એ છે જૈન માન્યતા જૈન માન્યતા પણ આમાં જૈન માન્યતા ક્યાં આવે છે પોતાના વ્યૂ જ આવે છે જૈન માન્યતા ક્યાં આવે છે પૈસો માન્યતા નહીં ને જૈન માન્યતા ના અમારે તો માન્યતા કોઈ રહેતી જ નથી પોતે સાચો છે એ જ માન્યતા રહે વૈષ્ણવ કે જૈન માન્યતા આવતી જ નથી એ એ જ જૈન માન્યતા એટલે એ જ જૈન માન્યતા હવે એમનું કર્ણાકાર નહીં રહેવું તો જૈન માન્યતા શું કહે કર્ણાકાર જૈન માન્યતા ઉભી થાય એટલે જ્યાં તારે થોડું ઉપર છે જૈન બુદ્ધ અમને વૈષ્ણવ બુદ્ધ થોડું વૈષ્ણવ માન્યતાઓ બેન આલે ના ઘરે આ ઓકે તમે ઘરે માથે ની ના દો બસ છોડી દે યાર હવે તને છૂટી ગઈ બચ્ચે થી કે ના હવે તમે મેં કહી છી કે મને એક ફાઈલ છે મને તો ગળાય છે આ માન બલે કિરોડા અ લોક બધામાં આપણે બોલે છૂટી ગઈ છે બાકી જારે ઉધરેમાં આ છે જારે વ્યવહારમાં એટલે બહાર એવું કે નdio તો અંદર પોતાને થાય કે ચુટુ ચૂકવું છે અથવા માન્યતા તોડવી છે બાકી એનું ચારિત્ર એ આપ્યું છે કે આ મહાદેવમાં કેમ જવાનું થાય કે કૃષ્ણમાં કેમ જવાનું થાય પોતાને એટલે એ માન્યતા તોડવી પડશે ને એવું તો એક બે તારા ના દાદા ઘણી જોવામાં આવે છે કે જેમ અમારે અત્યારે આ અખાત્રિક છે તો આ રુદ્રદેવ ભગવાન જે પાયનું હતું એટલે આ કાલે કેળીના હતી તો એ ટાઈપનું હોય તો એમ થાય કે આપણે દાદાજી પાસે રીતે પાયનું કરાવીએ અને એ કરીએ પણ જયારે કૃષ્ણનો કોઈ એવો પ્રસંગ હોય કે નો કોઈ પ્રસંગ હોય તો એ ભાવ નથી થતો એટલે એ જૈન પુષ્કળ તો થયું ને એટલે હજી એ સુધી જોવામાં આવે છે આત્માની જાતમાં દીધો એટલે દાદા મારે આ પપ્પા જોડે વારનાર ને વાળું બહુ વાસવું થતું અને બીજા બધા વારે વહેલા મળે આપણે વળી જાય દાદા કેવા કારણો કેવા છે પૂર્વે તમારા કુંડલ વહી જાય વહી જાય વધારે પડતું પ્રદર્શન તને આવું ગમે ગમે તને ગમે આવું બાકી ના રહે તારી તને ઉઠે નહીં કદી દાદા કામ વાળી પકડ ના રહે મને કામ લાગે તને લાગે તો બરાબર છે પકડે એટલે એમને એમ લાગતું તું આમ જ રીતે નહીં મને એમ લાગતું કે આ બરાબર છે એવું લાગુ મને બરાબર લાગે તને જે લાગે તને બરાબર એ રીતે એક સાચી વાત અને એક તારું ખરું કેનારી વાત એમાં કઈ ગમે તને સાચું કે ગમે સાચું કે ગમે સાચું કે એટલે તારો રાતના તું કરે થઈ જવું તો સરસ સરસ હા આત્મા બાપ ને ભૂગોળો માલ એ તો વાંધો હશે એને કરવો પડે સીધો કરવો પડશે એડજસ્ટ કરવો પડશે બહુ નુકસાન છે બહુ નુકસાન થઈ રહ્યું છે અને બે વર્ષ પહેલા બહુ સારી પ્રગતિ કરી હતી થતું એ ધન ના થાય હા એટલે દાદા આ અથડામાં ધ્યાન રહી ને એટલે બુદ્ધિ ડેવલપ થઈ વધારે આ બુદ્ધિ ન બુદ્ધિ તો અને બુદ્ધિ કેમ છે તો શું કરે દાદા અને ને માર્ગ કાઢે માર્ગ કાઢે તો ભાઈ આપણી માર્ગ કાઢે દાદા નહીં વાર માર્ગ કાઢતા હોય પણ માર્ગ માંથી ડખો આવે ડખો કરે માલ કાઢીએ કે ભાઈ આપણે આપણે એડજસ્ટમેન્ટ કરીએ તો તારે શું કરવું ના ના મેં માર્ગ કાઢ્યો હતો પેલા હું બેન ના ત્યાં જતો હતો આજે પ્રગતિ જે થઈ એ બેન હા એ તો ભાવ રહેશે જ આવું કઈ થઈ જાય આપડી વર્તણૂક ખરા કે દુઃખ દેવાઈ જાય કોઈને અથવા દોષો દેખાય કોઈના તો આપણે એમ થાય કે ભાઈ આ જ્ઞાની પુરુષ મળ્યા પછી જ્યાં મુક્ત થવાનું છે ત્યાં આ બધા ભૂતા ક્યાં છે કેમ આવે છે આ બધા એ ભાવ રહે અંદર બીજા દોષો હોય તેનો ઉપાય થાય ઉપાય ના બીજા વિષય દોષો બીજા પીપાય ઉપાય ના એટલે આનો ઉપાય ઉપાય તો હોય જ ને કોઈ બી વસ્તુનો ઉપાય તો કરે તો થાય ને ના એટલે શું કરવું જોઈએ તો શું કરવું જોઈએ ધર્મેશ નો એક શબ્દ હાથે નહીં માનવાનો ક્યારે નહીં માનવાનો હતો એ નહીં હાથો હતો નહીં એટલે આખી લો મૂક્યાની પાણી ફેંકી દેવાના ટાઈગર જઈને શું ટાઈગર પાણી ફેંકી દેવાનું પછી સર દાદા આ વિધિ એક કલાક કરે તો ક્રિયા કરી થાય આ પોતે એક કલાક બેસીને આ એટલું એ કરે કે ભાઈ તારું ક્યારે માનવું નથી અને જૈને પોતાને ખસડાવે કે મેં તો મને અનંતકાળ સુધી ભટકાયો અને હજી ભટકાવે છે જ્ઞાની પુરુષ મળ્યા પછી બી આવું કલાક કર્યા કરીએ ધીમે ધીમે સારું કે કઈ ગયું નહીં ના ના મારો મારી બહુ નાની ઉંમર નો હતો ના એ ના થાય એડજસ્ટ થઈ ગયું પણ વ્યૂ પોઈન્ટ ડિફરન્સ છે વખત નથી પડ્યું પણ પહેલા ઘર ચલાવું ના ચલાવું ના પહેલા તો વાંધો જ ના ચલાવું ના આવી ગયું એવો હજી કોઈ એ જે તો એ જે તો બરાબર કહેવાય ને નાખી જવું જોઈએ ને એવું નહીં જે ચલાવે એ નાસી જાય કામ થાય નાસી એમ નાસી જાય તો કાવડ થાય ચલાવે એ નાસી જાય તો કામ થાય એમનું કાવડ નું તો કામ નથી કે આને પણ રસ્તો મળી ગયો તો તારે કેમ ના મળે આને રસ્તો મળી ગયો ભરત ભરત શું કહે બહુ ક્રિયા રહ્યા એટલે આ પ્રયોગની ક્રિયા ક્રિયા કરી રહ્યા તો અંદર એ રહે આ પ્રયોગથી ઘર કઈ શું બનશે ના એટલે આપણી ધર્મક્રિયા ના થાય ડિસ્ટર્બ થાય ના લાગે એટલે બીજી રીતે નહીં પણ ઘરની જે વ્યવસ્થા હોય કે આજે એક રૂમ જ અમારે ભાગમાં આવે એટલે ત્યાં રસોડું હોય દરેક પોતાનો વ્યવહાર કરતા નથી એડજસ્ટ થઈ જવાય ઠોકર લાગે ઠોકર એને કોઈને લાગતી નહીં ઠોકર ને લોક લાગે આપડા લોક અઘરું બોલે પોતાને લોક લાગે પોકર થી અવઘાર કરવું કેવી રીતે આપથી આ જે વાત કરો છો એ અવઘાર નથી થતું કારણ કે પૂર્વનું અજ્ઞાન છે ને કે પેલું ટોકર મને વાગી એ જ્ઞાન અવઘાર છે અજ્ઞાન એટલે આ મૂળ જ્ઞાન ઉધાર થતું નથી એટલે વાણી એની જુદી નીકળે છે કે ભાઈ ઠોકર મને લાગી ખરેખર ઠોકર ને આપણે લાગીએ છીએ પણ એ આપણી પાસે અવઘાર થયેલું નથી જ્ઞાન એ કેવી રીતે થાય અવઘાર કરવાનો હા પણ દાદા એ કેવી રીતે થાય એ અવઘાર કેવી રીતે થાય કેવી રીતે અવઘાર કરું છું જ્ઞાન સમજથી વસ્તુ બરાબર છે પણ આ બાજુ નો અજ્ઞાન નો ફોર્સ એટલો હોય એટલે જ્ઞાન સમજે તો આમ હવામાં ઉડાય છે અને પેલો પછી લગ્ન કરી દેવો લગ્ન તો પોતા જ નહીં હવે જ્ઞાની ભયા પછી દાદાજી ગયેલું હોય પાયરા આવે તો ભગવાન કરતો નહીં પાયરા તો ઉપરથી આ તો આટલી અથડામણ થાય ઉપરથી વધારે અથડામણ થાય અત્યારે તો લડીએ છીએ ઝઘડીએ તો પાછા ભેગા બેસી જમીએ છીએ પેલું તો આપણું મા બાપ બી જુદા કરી નાખે સરસ તને કોઈ નરસ આપડે નડીએ તો અમને સત્સંગમાં ત્યાં કાંઈ કરતા ફર્સ્ટ ફર્સ્ટ પ્લેસ ચાલુ ચાલુ સારું ને એ સાહેબ રક્ષા કરતો રક્ષા કરી એટલે કરતો ને એના આવે ને પોતે રક્ષા પોતે કેવી રીતે રક્ષા કરતો છે જ્ઞાની પુરુષ બન્યા માણસ ને ના એટલે આ જ્ઞાન ને પોતે જ્ઞાન નું પ્રોટેક્શન લે હવે આજકાલ વગર માણસ શું ના કરે રક્ષા કરે પણ જ્ઞાન રહ્યા પછી તો આપણી અક્કલ ઉડી જાય ને જ્ઞાન મળ્યા પછી તો અક્કલ જતી રહે ને ઉડી જાય ને જતી જતી વધે છે નાખ્યા ખોટું કહ્યું નાખ્યા હા રાજા બની એવો મારા અનુભવ થાય હા મારું ખાતું બહુ ભારે જૈનેશ નું ખાતું બહુ ભારે બહુ નાની ઉમર થી અથડામણો આપડે ભારે ભારે કરતા કરતા બીજી થાય ને ના એ તો પોસાય નહીં હવે એક ક્ષણ પણ ના પોસાય <laughs> બહુ નાની ઉંમર થી અથડામણ હતી બહુ નાની ઉંમરથી અથડામણ હતી લગભગ આઠ દસ વર્ષ વર્ષનો તો વ્યાજી અથડામણ હતી પોતે બુદ્ધિ નહીં આપણે જરાય બુદ્ધિ બુદ્ધિ વાળો નિર્ણય લાવે છે વડવાય ભૂમિકા થાય બીજી ભૂમિકા અંત લાવે અંત બુદ્ધિ કેમ નિવેડો લાવે સંસાર બતાવે ને બુદ્ધિ નિવેડો જ અંત કેમ ચલાવ્યા મૂળ જ્ઞાન ચલાવે ને બુદ્ધિ હતા આવે બુદ્ધિ નહીં એને જઈને બુદ્ધિ તો આ શું બધું આજે જે કરી અક્કલું અક્કલું આ બુદ્ધિ નહીં કોઈ સાંભળે નહીં ગમે લાગે આ સાંભળવાનું બુદ્ધિ વાળો તો રસ્તો કાઢે એટલે અંત લાવે ને આ તો કેટલા કેટલા અંત જ નહીં તો રક્ષા કરે છે બુદ્ધિવાળી રક્ષા થી કહેવાય ના તને ખાતરી થી બુદ્ધિ નથી એવું પેલા માની બેઠા બુદ્ધિ વાળો હું છે આ બધા અક્કલ તેથી આ સંસાર એને પોતાનું ભાન થયું બુદ્ધિ ઉતરનો કલાક અને આ બધા છે અમુક લેવા દેવું ગ્રહણ કરવા પોતાનું છોડી દે એવું શીખાય પોતાનું છોડી દે એવું શીખાય ફોડ આપ્યો દાદા બહુ ઊંચો ફોડ આપ્યો સારો ફોડ આપ્યો એક માણસ પૂછ્યું પકડે લોકો પેલા એમને પકડા તો પકડા પકડા તો પકડા પેલા તો મારા ખાયા કરે તો કર્યું છોડ એ ત્યાં બુદ્ધિશાળી હોય ને વળી પીડા તો ખાતે ગઈ હવે છોડી દો ભરત ને કોઈ છોટે બુદ્ધિ ને હિસાબ લાગે પડી એ એમ બોલ્યું કે શું પુરાવો નથી બુદ્ધ એમાં પૂરા બોલું નથી હું કહું છું રસતંત્ર શું નાખે કદી એના અનુભવમાં આવી નથી બુદ્ધિ નહીં એનો આ લેખ એને પોતાને હેરાન થઈ બુદ્ધિ વાળી બેસીએ તો વાતનો અંત આવે એટલે અમે ફરી કર્યું બુદ્ધિ નથી અહંકાર છે બુદ્ધિ છે જ નહીં અહંકાર છે અને ગાળો અહંકાર ઉકેલ આવશે ખરો ને ઉકેલ આવશે ખરો ને સમજુ આવે સમજવું તો છે દાદા સમજવું તો છે જ ના બસ બહુ બધી ગેર પડી ગયો ગેર પડી ગયો કેટલા બધા ગાળા છે અમારે ભણશે ને અમે અમારે બધું કામ પૂરું થઈ ગયું થોડી હેલ્પ કરીએ કરીએ છીએ સમજ પડી ગઈ પણ માનતો જ રહ્યો ને એને બુદ્ધિ કે શાંતિ કરે છે તારી બુદ્ધિ નથી એવું પબ્લિકમાં જ વાત કરી સમજી જાય તારે હદ આબરું ગઈ ભરીએ આબરું હાથી હાથી કરવાનું એના કરતા કઈ નહીં હાય પછી લઈ બંધાય હાથે ના કે હાથી હાથી વસ્તુ હાચવાની છે ખોટી વસ્તુ હાથે પડે ગવેરી બુદ્ધિ આ બધી જતી હોય ને હું એક અડધા કલાકમાં ફરી હતી તેવી એવી ઊંચી કરી આપે તમે આમ બોલીએ એટલે આખી જગ્યાએ આમ કરે તમે આગળ ઘડી લઈ દઈએ બધા દાદા એ તો એવા છો કે પ્રત્યેક જીવ જેવો છે તેવો જ કહો છો એટલે એ અમારા માટે બહુ હિતકર છે જ્યારે બીજે બધે તો મસ્કા પોલીસ જ હોય છે એટલે આપણા દોષો પણ નથી થતા એટલે અમને અનુભવ થાય કે અમે મુક્ત થઈશું જ હા બસ કહીએ છીએ મારે એવું નથી અમારે કોઈ તમારું કામ નથી સારું કરજો એ તમારે જે બધા નાના અમારે ક્યાં અહીંયા આગળ વિષય છે વિષય ના એટલે એ ભાવના નિર્ભર રહીએ છીએ કે અમે મુક્ત છીએ જેમ કે ઉદય આ વર્લ્ડમાં કોઈ એવો માણસ પાછો નથી જે હાથ ઉડે મોડા પર શું કહ્યું જેમ એ મોટું આકર્ષણ છે જેમ તેમ કહું છું આ મહેલ બીજો બે માણસ ને કહેતો હતો ત્યાં મહેશ કે આવું કરવું ભગવાન ખોટું લગાડે કારણ કે એનું ભગવાન પદ એ જ ભાઈ ખોટું લગાડે એને એકલા જ ખોટું લગાડે અને પછી પૂછે બહુ દુઃખ થયું અરે ઘણું સુખ થઈ ગયા તો એટલે આટલું તારી બગાડી નાખી તું તો સુખ થઈ ગયું સુખ જ થયું ને પેલા ખાલી ભ્રાંતિ હતી સુખની બાકી દુઃખ જ હતું પછી એક જણ ભરીને થઈ લાવ્યો મકવાસ થઈ આવ્યો સાહેબ ના આવે એની રૂબરૂ કઈ જુઓ ભરીને બીજમાં શું વાંધો છે સાહેબ લાવવું નહીં કરવું નહીં ખવડાવવું નહીં પસણી પણ કરે જમવાનું વતન કયા છે <laughs> દસ વર્ષમાં ઘણી થયા નથી બોલાવે અને પણ કરે ડોક્ટર એટલે પછી લેવા મળ્યો એક જ આપ સાચા પુરુષ છો કે અમને મુક્ત કરાવી શકો આ તો ઘણું થાકી ગયું નથી મજા આપ કહો છો ને એવું એવું થઈ જાય અને વાગણ ના લે વાગણ આટલું કરાય જેટલું વાગણ થાય ભગી જાય થોડું ઘણું કરાય કેટલું બધું આગળ તો બિરાજાજીને કહ્યું ને ચાર પાંચ તે બધો ઇતિહાસ કરતા અને બધા કબૂલ કર્યું એવું કહ્યું એવું જ છે કે છે દાદા આ બધા આવા કેવા આપણે એ થતા રહે છે આવી ભીખ માગવી પડે છે તો તે પરમાત્મા થઈને આવી રીતે ભીખ માગે લાલચી હતા સાહેબ મને બી એ થાય કે આવી ભીખ માગવી પડે આપણને છત્રી વચ્ચે ભીખ માગતો છે અમે છત્રી લોકો જે થાય માગે કરે બીજા ત્રીજું જોજે બીજી કુછ દેના हमें दिए એ સંસારી છે. આમ સંસારી કરી પૂજાઓ નિરાતે સમકાઈ થાય સંસારી આમ સંસારી આ જગતમાં લગભગ દાદા આ એક જ ઠેકાણે દરેક જીવ ભીખ માંગે છે કેવું અજ્ઞાન છે દાદા આ ભયંકર એવું કેવું અજ્ઞાન છે કે આ એક જ ઠેકાણે ગમે તેવો પુરુષ હોય તો ભીખ માંગે છે નહીં બધાના ક્ષત્રિય નામ ખરું ક્ષત્રિય માગે ભરવાનો થયો દાદ નજરે પણ આ ગામમાં તો બહુ ઓછા ને નીકળે ભટવાય નીકળે હિન્દુસ્તાન છે અત્યારે નિરંતર વિષય પર માર ગઈ ગંધારો સંદીપમાં બની જેના ગંધારો જેના સાંભળતા ગંધારો થાય મન બગડી જાય અગરતો સંદીપમાં બની હવે આવું દાદા અગ્રતા પેલું અજ્ઞાનતા કરી લોકોએ એમ કીધેલું હોય કે ભાઈ આ તો કેટલું સુંદર છે આમ જે તેમ છે એટલે એ રીતે પોતાને વાંચે ના વાંચે ચિંતસિંહ નામ હતું હવે હવે જગત નું કલ્યાણ થશે હવે આ બાજુ પણ એ ઓછું થઈ જશે પછી ચોપડી ગયા પછી એટલે વેપાર તો હજી ઘણો માણવાનો કારણ કે જ્ઞાની પુરુષ ના એક પણ શબ્દ આપણે જીરવી નથી શકતા વયા જ જાય છે એટલે ભોય ડરી જાય છે એટલે હજી આપણે એટલા પાત્ર જ્ઞાની પુરુષ નો ઓછા નથી એટલું શબ્દ જાય નહીં અને એ જાય છે એટલે હજી એટલા એ થયા નથી એટલે દાદા અમે આ જ્ઞાની પુરુષ જેમ છે તેમ સમજી કેમ નથી શકતા હજી પોતાનો હજી સંસાર નો ઇન્ટરેસ્ટ ખરો કે પ્રારત કર્મ અવરોધ કરે ઉનો ગુનો ધોળાય બહુ સાફ કરી નાખે જૂના મળશે તો રાખવું જોઈએ સારી આવી દવાઓ દુનિયા ચાલશે કે એવું ક્યાં સમજી શકાય અને ડખો નથી ને આપે કહ્યું ને દિગંત ને ડખો નથી તો એને ક્યાં સમજ પડે છે જ્ઞાની પુરુષ જ્ઞાની પુરુષ બધી બીજે ખોટું પડી મારે બીજે માન્યતા ખોટી પડી તારી મારે તો આતી નથી કઈ <laughs> માન્યતા નથી કે માન્યતા હવે માન્યતા કરી તો ઠીક છે બાકી સમજ્યું તો પોતે ત્યારે જ્યાં ડકો જાય ને હવે એડજસ્ટમેન્ટમાં આવવા માટે શું આવું ઘટે હા પેલું આ ડકો છોડી દે ને બધા જો મળે ત્યાર પછી એડજસ્ટ આવે કાયદત થતા આવડવું દાદા આમ તો લગભગ બીજે એડજસ્ટ થઈ શકું ખાલી ફાધર જોડેનું જ એ ખરું ના ભાઈ એ એડજસ્ટ થઈ ગયું બહુ થઈ એટલે એક જ છે એક છે પછી તને કોક પકડે તો એમને પકડ્યું એટલે પછી ફૂલની પગને પકડે તારું દ્વાર બધા જોડે તારું રૂમાં ભૂલ છે શું ભૂલ છે જે કોઈ તને સંચે રહે તો હવા થાય પછી ડ્રાઈવર ભાઈ એડ્રેસ જ થતું નથી સારું આવું છું લેવાનું અભાવ દેખાય લિંક ઉડી અભાવ જેવું તું મને ગમતો નથી કે હવે આવીશ નહીં કે એટલે મહેલ આપી જાય ભલે ના નાહી જવા દે પણ આબરું કેટલી અમને એ સમજી નહીં એ મને કહેવું આના વ્યવહારિકતા નહીં હે સંસ્કાર વ્યવહાર ખોવા છો તું વ્યવહારિક પાછળ આવ્યો આવ્યો વ્યવહારિક ખોવા વ્યવહારિકતા ભલે માણસ મળે ખોવાય ભલે અમે કહીએ કે ભાઈ તો મજા આવે અંદર કોઈનું ખોટું ના લાગે દાદા કહે છે ખોટું મને કહેતો હતો હાર કહેવાતું પેલા એ એ હાર પાછળ હતી ને તારી શક્તિ તારી હતી ને એની બગડી તારી બગડેલો છે ને મારે સુધારી બગડ જાય તને સુધારો કહી દઉં પેલા એના સુધારો જશો અને તને દેખાય છે કે તારે તારે સુધારો જતા દેખાય વેપાર મારવો તો પડશે ને વેપાર મારવો તો પડશે ને શુદ્ધાત્માનો બધો પૂતગલ નો થયો અને માલ ખવડાવનારો થયો કારણ કે અમને લોકો દસ લાખ છોડાય નહીં એવું સમજી ગયા જે થાય થાય યુદ્ધાંગ થાય એવું ઝડપ જતો રહ્યો તો આપડે ઉલટા કલમ હોય ના બધું એટલે થઈ ના નવસારી સુધી પહોંચી ગઈ નવસારી રજા ઉપર ચાદર જતો નવસારી રાજો બીજે દાદા સુખે મળે બીજે સુખ મળે નહી ને અહીંના બધું બીજે છે સુખના સમુદ્ર માં સુખના મળ્યું સુખના સમુદ્ર માંથી એના મળ્યું નહીં તને પૂરું થયું ને ન્યાય ના કરતા પણ ફીટ ના થતું હોય ત્યાં સુધી પૂછવું જોઈએ ને એટલે પોતાનો ડખો કહેવાય ભૂખ ના થશે તો બાબા એમાં લોકોની આઝાદી આવી ને દેહનું બી એને પોતાને જે મળવો જોઈએ નબળાઈ આવી જાય એમાં તો નબળાઈ ઉપર અજાગૃતિ આવી જાય ને એને ભૂખ્યો રાખવો જોઈએ દેહ ભૂખ્યો રાખો છે દેહ ને ભૂખ્યો રાખવો જોઈએ ખોરાક ના આપવો જોઈએ ના પણ ના પીતા પીટ કરવાનું ના એટલે એનું પોતાની એ બાજુની આપ શ્રી જયારે બોલ્યા કોઈ વાક્ય ત્યારે પોતાનું ચિત્ત બીજે હોય કે મન બીજે થતું હોય તો એને બરાબર વાક્ય સમજાવી ના એટલે એ રીતે પીડ ના થતું હોય તો એ તો બરાબર છે બે દિવસમાં કાઢી બે દિવસમાં કાઢી દહીં ના ઢોકળા કરે ને આ અંદર જવા બધા સાચો જ્ઞાની પુરુષાનો વાક્ય ફિક્સ થાય છે દાદા એમાં એ નથી રહેતું પોતાને આમ જોવા નહીં સમજવામાં સહેલું છે સમજવામાં સહેલું છે સમજવામાં સહેલું છે પછી વર્તનમાં શું કરવાનું મારો મારી વાળી વર્તન જાગૃતિ રાખનારો કોણ જાગૃતિ રાખનારો કોણ આપડે કમલેશ કહે પ્રસંગ આવે જાગૃતિ રાખનારો કોણ પ્રજ્ઞા બધી રાખે આ તો આપણી લખન પ્રજ્ઞા ઉપર આવરણ આવે પોતે અક્કલ વાળો થવા નીકળ્યો અક્કલ નો સ્વાડો નહીં ને અક્કલ વાળો થવા તને અક્કલ છે નહીં અક્કલ છે એવું તું રાખતું નહીં નીકળી અક્કલ નથી એટલે તો અથડામણ થાય છે અક્કલ નથી એટલે તો અથડામણ થાય છે ભીત સાથે કોઈ અથડાય ભીત સાથે કોઈ અથડાય એટલે અથડામણ થાય એટલે અક્કલ છે જ ને ભીત ના દાદા આટલું લસમાં હોય છતાં બી અથડામણ કેમ થાય છે તો પોતે જાણે છે કે ભાઈ અક્કલ નથી જો અક્કલ હોય તો અથડાય નહીં ભીત સામે અપ્રમાણ થાય છે એટલે છે આ ધ્યાન થયા પહેલા છે થયેલો ધ્યાન થયા થયા પછી એવું થાય તો આ જ્ઞાન જે જ્ઞાન થયા પહેલાનો આપણો વ્યવહાર છે તો એની નિદ્રા કેવી હોવી ઘટે પોતે નિદ્રા તો સરસ થઈ ગઈ છે પણ ત્યાં ત્યાં શું જાગૃતિ હોવી ઘટે આ જે બોલે છે હું નહીં મારું નહીં તો દાદા હું પપ્પા ને એક લાફો મારું અથવા તો બીજું કરું અને પછી એમ કહું કે આ મારું ના હોય તો કેવી રીતે ચાલે શું કહ્યું જોખમદાર શું કે કેવી રીતે ચાલે વ્યવહાર વાળા તો કે આ કહીએ કે આવું ના કર્યું આવું જોઈએ ત્યારે એને કેવું જોઈએ કે આ બરાબર છે આવું ના હોવું જોઈએ ના ના તારે એમ કેવું જોઈએ કે આવું આવું કરશે આવું તો એ લોકો છે ને કહીએ તું કહો એટલો વાંધો નહીં લોકો કે તું કહું દાદા મારે એકાવન અહીંયા જ છે આ જૈનેશ ની એકાવન અહીંયા જ છે પોતે ક્યાં જ્યાં એ થઈ ગયેલો છે પોતાને પોતે માની લીધું કે આ બરાબર નથી અને લોકો બી એમ કે આ બરાબર ના કરે એટલે આપડે કેવાનું આપડે કેવાનું ભાઈ આ જૈનેશ બરાબર નથી આવું ના હોવું જોઈએ તું શું તો તારો છે જ નહીં મારા માથે લઈને ઢોલ મારી તો એ લોકો કહેતા બાપને ધોલ મારું છું એટલે આપણે જઈને નીકળ્યા તને લલાયક છું કે તને ધરવા જતા તને તું જ તું શું આ કામ બરાબર ચાવી મળી ગઈ ચાવી મળી જે બસ લઈને આવે છે પછી આપડે લોકો ઘર જવા મૂકે ઉઈ જાય ઉઠાઈ જાય બ્રાહ્મણો છોકરો ઉઠાઈ જાય એવો છો એક પાટલો શું ખરો આમ શહેરમાં નડિયાદ નડિયાદ ના બોલ્યું અમે ઘણી વાર અમારા આ સ્ત્રીના સત્સંગમાં આવીએ ત્યારે અમે મહેશને જે કરી એટલે અમારે પછી પ્રોબ્લેમ ના રહે કારણ કે અહંકારી પ્રકૃતિ ખરી કોઈના ત્યાં જવું અથવા ખાવું અથવા રહેવું તો જરા એ રહે મહેશ ને કરે એટલે મહેશ બધી ગોઠવણી કરી દે તો એવું <laughs> નથી શું કરે છે આ અમને શું ગાય કરે છે આ જે આપશ્રી નો જે આ પ્રસંગ છે એ અમને શું ગાય કરે છે ગાય ગાય શું કરે છે અમને માર્ગદર્શન શું આપવા આપણે હિંમતવાળા દાદા દાદા જોડે એવા છે દાદા એટલે અહંકાર વગાડવાનું સાધન થઈ કેવાય અહંકાર પોતાનો હોય કે ભાઈ અહિયાં તો સુઈ જવાય એ અહંકાર હોય પોતાનો અને આપડે સુઈ જઈએ એટલે અહંકાર એટલો એ થયો ને નબળા માણસો ના હોય અહંકાર નબળા છે એ મુંબઈ આવતા પછી ઘરે આ જગ્યાએ મૌન સેવાનું છે આ જગ્યાએ મૌન સેવાનું છે વિચાર આવે તો ખોદી નાખી દેવો નાવાય કહ્યું ને વિચાર દાને કેવું ને આવો વિચાર તમે નાવો તો ખુદીને ફરી દે વિચાર એવો હવે તોય ખુદીને થઈ કહેવાનું રહ્યું ને દાદા આપણે ગાઈડ જ કરે તો વિચાર ખુદીને થઈ કેવાનું ઓપન થાય ને મહિનામાં બે આવરી માં આવરી માં આવી ગયા બહુ સરસ ખોળ પડે પોતાની સેવા કરે કોઈને કિંચિત માત્ર દુઃખ નહીં દેવું છેલ્લી છેલ્લી અવસ્થા આ છે દાદા બીજી કઈ પેલા પાંચ મહાવત તો પાડવા જોઈએ એટલે એ કરવું જોઈએ છેલ્લે પોતાની જેવા આવે બંધ છે એ તો દાદા મને વાક્ય બહુ સરસ ફીલ થઈ ગયા અને ઘણી વાર એની ભાવના રહ્યા કરાય છે ઘણા ટાઈમ સુધી સત્યમાં નીકળી જાય ને વાત બહુ સરસ પુસ્તકો વાંચું છું મને દાદા લક્ષ કરવાનું એટલે ગયા પરિવાર શિષ્ય ચાર ટાઈમ ચાર પાસે પડ્યા મને જ્ઞાન બન્યું છે ગુરુ પરવાનગી ગુરુ ને તો પછી એમ પછી આ દાદર આવ્યા તરફ બોલાયા પછી ગુરુદેવ શું બોલાયા બધા ગયા પોણા બે કલાક સુધી ગુજરેલા બધું પૂછપુછ કરી જૈન ધર્મ એના પાંચ હજાર શિષ્યો હતા બધું પ્રસંગ કેવો છે એના ઉપર આધાર રાખે ચાર કલાક